પણ દસ કેરેટ જેવો હોય તો હાથીમાં એક કીડીમાં એવડો મનુષ્યમાં એવડો દેવમાં એવડો સરખો બધો બરાબર તો એનું આઠ કેરેટ કે નવ કેરેટ કે બે કરોડ નહીં ના ના બરાબર ને હાજી ફેરફાર બધો પૂતલ માં એના ભાવ પ્રમાણે ફેરફાર હા એના કર્મો ઉપર કર્મ આપડે તો જ્ઞાન ના રસિયા છે બધી કાળીઓ છે એક એક અચ્છા એક એક એટલે જ્ઞાની અભૂત કેવરાય આપડે કહેવાનો મતલબ એમ ને જ્ઞાની અભૂત હોય અભૂત હા એટલે આપડે કહેવાનો મતલબ કે જ્ઞાની અભૂત હોય એને બુદ્ધિ ના હોય એનામાં બુદ્ધિ ના હોય અને બુદ્ધિ લિમિટેડ છે અને જ્ઞાન અનલિમિટેડ હા બરાબર હાજી એટલે બહાર જે જ્ઞાનીઓ કહેવાય છે ને એ બધા એક એક થી બુદ્ધિ માં ચડતા હોય અરે એમ જ માણસ બુદ્ધિ જેના વધારે હોય તે જ્ઞાની મોટો હા હા પણ એ ભૂલ છે જેના બુદ્ધિ ના હોય તે જ્ઞાન મોટા બુદ્ધિ ના હોય એટલે અહંકાર ના હોય અહંકાર ન હોય સાચું જ્ઞાન ત્યાં હોય હા અહંકાર હોય એ તો હોય હકીકત છે પછી ગમે તે હોય હા ગમે તે હોય સાચી વાત છે હું હું છું એમ પોતાને લાગે ત્યાં તો બધું નકામું છે જયારે હું ઓગળી જાય ત્યારે થઈ જાય પોતે પોતાની જાતને ગમે તેવું કેતો એ વાત જુદી છે બરાબર પોતાને થયું ના હોય રજત કરાવે શ્રીમદ આત્મસિદ્ધિ શાસ્ત્ર સારો આત્મસિદ્ધિ શાસ્ત્ર એ સારું એમનું એ ગમ્યું આપણે એમનું ઘણું લખાણ તો ગમે છે એમનું લખાણ બધું દરેક ગમે છે તારો મતલબ એ આત્મસિદ્ધિ બોલો છો મોડે બરાબર બધું નથી આવડતું થોડું આવડે પ્રેમ નથી પ્રેમ જરૂર પ્રેમ ખરો એ બરાબર છે પણ બીજું વાંચન બીજું હોય બીજું કઈ કરવાનું હોય એટલે એ પણ ન પણ થાય વાંચન હોય ને હા કરે બરાબર છે કરે ઘણું ઘણું કરેલું હોય ના ના ગોખતા નથી ગોખતા નથી વાંચન માં આવેલું હોય ગોખ્યું નથી ભોખ્યું નથી હા કરી બરાબર સારું છે આત્મસિદ્ધિ બહુ સારું બહુ સારું સમજાવ્યું છે તમે ક્યારે કૃષિ મોડે કરશો કુદરત ની ઈચ્છા હશે ત્યારે કરવાનું કરું ના ભાવના તો હોય ને ભાવના શા માટે ભાવના જરૂર ભાવના જરૂર હોય કુદરતી મોડે કઈ ભાવના જરૂર પછી થાય ગોતી મોડે કર્યા જેટલું ચિંતન કરે એમ આત્માનું પરિવર્તન થાય મય જેમ આત્મા નું જેટલું ચિંતન કરે એટલું આત્મા નું પરિવર્તન થાય એનો અર્થ સમજાવવામાં આવે ને અર્થ અર્થ સમજાવવાનો કે અર્થ અંદર આપણે અંદર ઉતારવાનો હોય જયારે ઉંદર ઉતારીએ તો ફળ પડે કઈ ના મળે હકીકત છે પેલા ઉતારેલું નહીં હોય કોઈ અવતારોમાં હેજી એ તો હવે શું ખબર એવા જ્ઞાની આપડે ક્યાં છીએ તે એટલા પ્રમાણમાં મળ્યું પણ છે એટલા પ્રમાણમાં બધું મળ્યું પણ છે આપણે એમ લાગે છે બાકી તો ખરું તો જ્ઞાની જાણે આપણે કઈ ના જાણીએ જરૂર હા દ્રષ્ટિ દ્રષ્ટિ છે દેખી વાત છે બરાબર નથી નથી નથી હા બરાબર એ બધું માથે લઈને ફરે એટલું હાજી હા ખરી વાત જે સ્વરૂપ સમજ્યા વિના બોલતા હતા ને હેજી એનું કઈક અસર સ્વરૂપ જે સ્વરૂપ સમજ્યા વિના હા જે સ્વરૂપ સમજ્યા વિના જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત સમજાવ્યું તે પદ નમો શ્રી સદગુરુ ભગવાન વાક્ય બોલો છો જે સ્વરૂપ સમજ્યા વિના જે જે આત્માનું જે સ્વરૂપ છે એ સમજ્યા સમજ્યા નથી સમજ્યા વગર જે સ્વરૂપ સમજ્યા વિના પાનો દુઃખ અને જે સ્વરૂપ નથી સમજ્યા એનું અનંત દુઃખ પામે પામેલા વાત છે પાનો દુઃખ અનંત પછી સમજાવ્યું તે પદ નું જયારે એ પદ ને સમજાવ્યું એ ગુરુને મારા નમસ્કારો વંદનો સમજાવ્યું છે પદને હું શ્રી સદગુરુ ભગવાન કે સદગુરુ ભગવાન તમે મારા કરો જેને પદને પદને એનો અર્થ એનો ભાવાથી થી આવ્યું છે કેવાય એમ પણ કેવાય થઈ શકાય નમસ્કાર તો નમસ્કાર કેટલો ગુણી છે એને નમસ્કાર શા માટે ન થાય સમજાવ્યું સમજાવ્યું એટલે ભગવાન એમને સમજાવ્યું પછી મારા જીવનમાં ઉતર્યું નથી બરાબર છે સમજાવ્યું તે પદનમું એ પદને હું નમસ્કાર કરું છું કહેવાનો મતલબ એ ના ભાઈ એ પદનમાં નમસ્કાર કરવાનો વાંધો નથી હા તો પણ સમજાયું નથી ને આપડે એમ કઈ સમજાવ્યું સમજાવ્યું એટલે કહેવાનું કે સમજાવવા આવ્યું છે પણ હજી જીવનમાં નથી ઉતર્યું ને ઉપલબ્ધ છીએ જે સમજ્યા આપણે એને સમજાય એટલી વચ્ચે છે હજી જીવનમાં જો આપણે બધું સમજી ગયા તો પછી કરવાનું રહે જ નહીં લાખ હાથમાં આવ્યા નથી તો હજી આપણે લાખ હાથમાં આવ્યું કેમ નહીં બોલી શકીએ એવું થોડું કે છે સમજાવું સમજાવું છે ને આપડે જીવન આવી તો નથી ને લાખ હાથમાં આપડે આવી ગયા નથી વાત જ નથી ને લાખ હાથમાં તો આવ્યા જ નથી આપણે હાજી હાજી હા શ્રીમદ રાજચંદ્ર છે તે આ નડિયાદ માં લખો લખ્યા હા બરાબર નડિયાદ ની અંદર હાજી અને અંબાલાલ ફાળ ધર્યું રાતે અંબાલાલ આપે બીજા અંબાલાલ ના હોય એ પણ હોય હા એ બરોબર સંભાળ દાતા અંબાલાલ એમને ફળ કર્યું એમને લખી નાખ લખ નાખ પછી એની ચાર નકલો કરાવી હાજી હાજી એક પોતાની પાસે રાખી એક સજા અંબાલાલજી ને આપી અંબાલાલ લાલ હા બીજી સૌભાગ્ય ને આપી ને ત્રીજી લલ્લુ લલ્લુ લુલ લલ્લુ મુનિ લલ્લુજી મુનિ જેને પ્રભુશ્રી કહેતા હતા તેમને આપી આ ત્રણ જને એ આપીને એક પોતાની હતા તેમાંથી સૌભાગ્ય એમના મિત્ર હતા જેમ સત્સંગ હતા એમને આ આત્મસિદ્ધિ આપી વાંચવા કે જુઓ અમારા ગુરુએ કેવું લખ્યું છે આપી જે તમે શ્રીમદ આત્મ જાણ્યું તો બહુ ઠપકો આપ્યો તમને જે અમૃત આપી છે એ પબ્લિક ને પોઈઝન થઈ ગયા છે હા અને પબ્લિક નું જે અમૃત છે તે જ્ઞાનીઓ ને પોઈઝન પડે છે તો હા કેમ આપ્યું ફરી નહીં આપવું એવું કેવાય હા હા તમને ખબર કે પાત્ર વગર આપવું નહીં પાત્ર વગર આપવું નહીં એટલે પાત્ર પાત્ર ને અપાય ને પાત્ર હોય છે ને અચ્છા પાત્ર હોય જ નહીં પાત્ર તો જ્ઞાની નું પાત્ર હોવું જોઈએ જ્ઞાની એ શુદ્ધ કરેલા પાત્ર કેવું હા હા આમ તો બધા પાત્ર મળે એવા પાત્ર નહીં જ્ઞાની એ શુદ્ધ કરેલો હોય જેને સમજાયું હોય આત્મા એ ટાઈમ જેને સમજાયું હોય એટલે પછી એમને બોલવાનો અધિકાર હતો બીજા લોકોને બોલવાનો અધિકાર નથી તે છાપી રાખ્યું ને એટલે બધા બોલે છે આ કોણ ઠપકો અંદાજ છે કોઈ નથી પેલા ઠપકો એક ભગવાન બહુ આપે અત્યારે કોણ ઠપકો આપનાર છે અને પછી એની ઉતરીઓ ટેપો હા અને પછી ઘેર ગાદલામાં ઉતા ઉતા ટેપ મૂકજે ટેપ વાગ્યા કરે સાંભળ્યા કરે જમીને ધનબળ છે કારણે માટે છે સાંભળવા માટે છે ઉતારવા માટે છે જીવનમાં ઉતારવા માટે ને રોગે જીવ સસંતો હા લખ્યું છે એવું હાજી વિષય રોકેજી પસંદ તો પામે અવશ્ય પામે અવશ્ય હા પામે અવશ્ય પસંદ ને રોકે તો મોક્ષ ને પામે રોક્યા તમે રોક્યા તો પછી આપની પાસે આવવાનું જ ક્યાં રહેતું રોક્યો નથી ત્યારે આપની પાસે આવવાનું થયું છે ને રોક્યો તો આપની પાસે આવવાનું ક્યાં રહેશે રોક્યો નથી એટલે આપની પાસે આવવાનું થયું છે ને રોકવાનો ભાવ થયો તમારે જરૂર રોકે જીવ સનંત તો પામે અવશ્ય પામ્યા એમ અનંત છે પ્રાચી જીવ નિર્દોષ બરાબર પ્રત્યક્ષ સદગુરુ યોગ થી સસંતે રોકાય બરાબર અન્ય ઉપાય કર્યા થકી કાય બમણો હા બમણો ભાવ હિરાણ વધી ગઈ ને એટલે અમે મગવારી વધી ગઈ હા બરાબર જ્ઞાની પાસેથી એ થયેલો હોય તો આ તોમલ હોય છે ને શુદ્ધ કરેલો હોય તો અમૃત નું ફળ આપે બરાબર હા અને શુદ્ધ કર્યા હોય તો મારી નાખે તો એવું પેલા ત્રણ જણ શુદ્ધ કરેલા હા એટલે બીજાને અધિકાર નથી જશે કેવું અત્યારે એવું કોઈ બોલવા છે ઠંડક પછી પેલી જાણવાની વ્યક્તિઓ બધું તૂટી જાય હવે કાંઈ કીધું બધું આવી ગયું હવે કાંઈ રહ્યું નથી અને જયારે કોઈ ફેંકાય ને તારે મનમાં આવી જાય પડતો તાર તાર તરત પાછું ફેંકાયું કસાયો ઉછળે કેવા બહુ કરી તારે કરવું આપણું ધાર્યું એટલું શીખેલા છે પછી જોવા માટે આધારી છે કે આ શું છે પછી કરે છે પોતાનું ધારું કરે એ પોતાનું શું જોતા જ કરે જાગૃતિ રહેતી નથી છે રાત્રે એવું પણ બોલેલા માણસો વેદના થાય કે હે ભગવાન તું લઈ લે આવે એટલે મારા ભગવાન એટલે હવાના પર પૂછ્યું ક્યાં મારે ઉતાવળ કરો છો જવાની ના બા મારે કઈ ઉતાવળ નથી રાતે કેતા હતા લઈ લે એમ કેતો ને એટલે મને થાય બોલીએ પછી કશું નહીં તને કોઈ સહી થઈ ગઈ સહી કર્યા વગર કોઈ માણસ મરી છે કે નહીં તેની સહી સિગ્નેચર હાથ માર્કેટ કોઈની કોઈના બાપની માર્કેટ નથી આ અત્યારે કોઈનો નથી આપણી સહી હોય તો જ થાય અને સહી હોય તો જન્મ થાય માલિકે તમે તને એ જ કોઈ કર્યા મરવાની વેદના થાય ને કશું થાય ટિકિટ થાય બોલે જવું નથી ના ના હજુ બહુ હાલ છે મને ગમે છે કે ગમે દુનિયા પણ જેને નોંધ રહેતી હોય ત્યાં શરીર ઊંચું ઊંધું ઉડે છે ત્યારે નોંધ રહેતી એવી જાગૃતિ હોય એ માણસ પછી ફસાય નહીં એટલે કૃપાળુ એક જણે પૂછ્યું સાહેબ તમને કંટાળો નહીં કોઈ લગાવતો હોય એ લોકો કહે મને કંટાળો સાહેબ બહુ આવે છે કે જરા ધંધો બંધો જરા હમો કરો ઓછો રાખો એટલે પેલો જરા આડો થવાનો છે ને સાહેબ તમને બધા કંટાળો નહીં આવ્યો હોય કે શું કે છે સાહેબ કે છે ઘણા અવતાર થઈ ગયા કંટાળીને પણ હજુ કંટાળો કંટાળા થી ઘણો અવતાર થઈ ગયા કે પછી આગળ નહીં થયો તોય છૂટાતું નથી કે કંટાળા તો ઘણો કાળ થઈ ગયો કંટાળો પાસે વિચાર ખરાબ અમે કંટાળ્યા પછી ફરી ફરી એની અસર ના કરીએ કંટાળે ઘણો કાળ થઈ ગયો એટલે ગમે નહીં ને નાનપણમાંથી સુખ હોય તો ગમે નહીં કંટાળેલો માણસ સુખ કેમ ગમે છે આ સુખ છે નહીં